એ આવો આવો આવી ગયા બધા અરે વાહ આજે તો દાની આવી છે એની સાથે રીવા પણ આવી છે તમે બધા વાર્તા સાંભળવા આવ્યા છો ને વાહ ભાઈ ચાલો આજે હું તમને એક સરસ મજાની વાર્તા સંભળાવું સાંભળજો હો વાર્તાનું નામ છે દેડકાએ સાપની સવારી કરી સાંભળો તો ખરા કહું છું એક તળાવ હતું એ તળાવના કિનારે ઘણા બધા દેડકા રહેતા હતા એમનો એક રાજા હતો અને એ રાજાનું નામ દેડકા રાજા બસ તળાવને કિનારે એક સાપ આવ્યો ઘણા બધા દેડકા જોઈને તેના મોંમાં તો પાણી આવી ગયું હો એને થયું જો હું તરાપ મારીશ તો બધા દેડકા ભાગી જશે એટલે એણે એક યુક્તિ કરી ઉપાય કર્યો સાપ દેડકા રાજા પાસે ગયો અને કહે દેડકા રાજા તમારે મારા ઉપર સવારી કરવી છે દેડકા રાજા તો ફૂલાઈ ગયા ગલોફા ફૂલાવીને કે હા સાપે દેડકા રાજાને પોતાની પીઠ ઉપર બેસાડીને ફેરવો દેડકા રાજાને તો ભાઈ ખૂબ મજા પડી હો થોડી વાર પછી સાપ કે દેડકા રાજા દેડકા રાજા હવે તો મને બહુ ભૂખ લાગી છે દેડકા રાજા કે એમાં શું આ આટલા બધા દેડકામાંથી કોઈ એક દેડકો ખાઈ જાને તું તારે અને પછી સાપ એક દેડકાને ખાઈ ગયો પછી તો સાપ દેડકા રાજાને રોજ પોતાની પીઠ ઉપર બેસાડીને ફરવા લઈ જતો દેડકા રાજાને ખૂબ મજા પડતી હો દેડકા રાજાએ સાપને કહ્યું સાપ તારે મને રોજ આ રીતે સવારી કરાવવાની બદલામાં તને જ્યારે ભૂખ લાગે ત્યારે એક દેડકું ખાઈ જવાનું આમ કરતા કરતા સાપ બધા દેડકાને ખાઈ ગયો હો છેવટે આપણો આ દેડકા રાજા જ બાકી રહ્યો દેડકા રાજા સાપને કે ચાલ મને સવારી કરાવ સાપ કે કેવી સવારી અને કેવી વાત મને તો ભૂખ લાગી છે એમ કહીને તો દેડકા રાજાને પણ ખાઈ ગયો એટલે ભાઈ લુચ્ચા સાથે ક્યારેય રહેવાનું નહીં બરાબર ને હા તો તમે આ વાર્તા તમારા ભાઈબંધને કરજો બેનપણીને કરજો બરાબર આવજો આવતીકાલે બીજી વાર્તા કહીશ